ત્યારે આપણું મન જયારે બેસીએ ભગવાન ની પ્રાર્થના કરવા માટે તે જ વખતે મન ભમતું હોય તે જ્યારે આપણે ભગવાન પ્રાર્થના કરવા બેસીએ છીએ ત્યારે આપણું મન તે જ વખતે ભટકવા નીકળે છે ભટકવા જાય છે ગમે તેટલા પ્રયત્નો કરવા છતાં ગમે એટલા પ્રયત્નો કરવા છતાં એવું છે ને મન ને ચિત્ત ને જ્યાં આગળ પ્રેમ હોય ને ત્યાં આગળ સ્થિર રહે પ્રેમ જ ના હોય તો સ્થિર સ્થિર રહે હમણાં બેંકમાં જાય ડોલર જોડે સ્થિર રહે આખો દાડો આખો દડો સ્થિર રહે અને ભગવાન જોડે સ્થિર રહે ને ભગવાન જોડે પ્રેમ જ નહીં લોકોને લોકોને સ્ત્રીઓ ઉપર પ્રેમ છે એના ડોલર ઉપર પ્રેમ છે બે જગ્યાએ પ્રેમ છે સ્ત્રીઓમાં થોડી ગજવાર ડોલર ઉપર આખો દાડો પ્રેમ છે એટલે ત્યાં સ્થિર રહે નિરાશે બેંકમાં રહે ને બેંકમાં દસ હજાર ડોલર એક એક એક ના આપ્યા હોય સીધા રણાનું છે કે ને એ તો થોડીક જ વાર હજાર ઘંટા સુધી છોકરો છોકરો વચ્ચે આમ જુએ નહીં છોકરાને એની ડોલો પર પ્રીતિ છે ભગવાન પર જરાય પ્રીતિ નથી જરાય એ લોકોને ભગવાન પર એક જ દાડો પ્રીતિ થાય ને તો બધી વસ્તુ તમને મળે આ દુનિયામાં કોઈ ચીજ એવી નથી કે ના મળે ભગવાન પર પ્રીતિ ભગવાન પર પ્રીતિ આવવા માટે શું કરવું એ ભગવાન પર પ્રીતિ આવવા માટે શું કરવું એને જાણવું છે ભગવાન થી શું મને ફાયદો થશે હું આ ડોલર જેમ ફાયદો થાય છે લોકો જાણે છે એવો અને શું ફાયદો થશે એ બધું જાણવું જોઈએ જાણવાની ચાવીઓ કઈ કઈ કે જાણવાની ચાવીઓ કઈ કઈ અહીં ચાવીઓ મળે તમને પૂછો તો જાણવાની તમને મળે બીજી કોઈ જગ્યાએ મળે નહીં જ્યાં સુધી માણસ ઘૂંસવાયા નથી સુધી કશું કરી શકે નહીં ઘૂંચવાયા બહાર નીકળેલો માણસ એ બધું બતાવી શકે વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇઝ થયેલું છે અને આ પઝલ જ ઉભો થયા કરવા God has not puzzle this world at all only scientific circumstance evidence આ બધું ઉભું થયેલું જગત છે ગપુ નથી વિજ્ઞાન છે ભગવાન તો જ્ઞાતા દ્રષ્ટા એકલા જ છે ભગવાનને કશું આમાં હાથ જ ગાળ્યો નથી આ લોક પડે ભગવાન બધા કુંભાર છે કે હા જગત ભગવાન બનાવ્યો બહાર કહેવું પડે બહાર ના કહીએ ને તો સ્ટોરમાં કશો માલ રહે નહીં ચોરી જાય લોકો એટલે માથે ભય લગાડીએ ને કે ભગવાન ક્રિએટર છે તારે આ લોકો સીધા રહે પણ જે વિચારવાનું હોય તે માણસ કહી દેવું જોઈએ હા વાત શીખતા વાસ્તવિકતા સમજો ને વાસ્તવિકતાનું છે કે પેલું જે ચાંસ અદબત બધું ભ્રાંતિ એટલે ભગવાન ક્રિએટર છે પણ ત્યાં કયા રિલેટિવ વેપણ છે જો નોટ બાય રિયલ વેપણ આ પઝલ સોલ્વ થાય તો ઉકેલ આવે નહીં આ પઝલ સોલ્વ થાય ને અનંત સુધી પટાય પટાય પટાય ભટક કરે તો એ પઝલ સોલ્વ થાય નહીં એકાગ્રતા નથી રહેતી નહીં ભગવાન કોઈ પ્રીતિ જ નહીં થઈ રહી પ્રીતિ ખાવા પ્રયત્ન કરીએ છીએ પણ પ્રીતિ થતી નથી પ્રયત્ન કરીએ છીએ પણ પ્રીતિ થતી નથી બનાવતી પ્રીતિ થતી છે પ્રેમ આવવો જોઈએ પ્રયત્ન ના કરવો પડે એમના પ્રીતિ કે આમ પ્રયત્ન કરીને ગાગા કર્યા કે પ્રીતિ થતી રીતે એના ગુણ જાણીએ એના એને પ્રાપ્ત થવા શું મળે એવું જાણીએ ત્યારે જ રીતે થાય આપણે ખેતીવાડી કેમ કરે છે ત્યાં ખેતીવાડી કરે તો દરેક ચીજ મળે આપણને એવું જાણે છે એટલે ખેતીવાડી મહેનત કરે જાણે ની ભક્તિ કરે કે જમીનની ભક્તિ કરે ભાઈ હા તે જાણે છે કે આનાથી આવું મને મળશે એટલે જમીનની ભક્તિ કરે ને આ ડોલરની ભક્તિ શાદી કરે છે આ ડોલર આવશે તો નિરાંતે ખાવાનું પીવાનું કેરીઓ લઈ ફળવાનું લઈ જવાનું લઈ એટલે ભક્તિ કરે પ્રેમ આવશે એટલે પ્રેમ જ ના લુખી ચીજ ઉપર પ્રેમ આવતો અને ભગવાન તો અનંત રસાવ હશે પણ એને ખબર જ નહીં જાય ખ્યાલ જ ના હોય તેને કરવાનું છે દાદા એક વખતે ચારી આપ બતાવી દો ને કામ પતી જાય એવી કઈ આઈ ને બી વિષ્ણુ ભાઈ નોટ પણ તમે કોણ ખરેખર ખરેખર તમે કોણ વિષ્ણુ વિષ્ણુ વિષ્ણુભાઈ મરી જાય ને તો હ્યુમન બીંગ પશુ ના કહેવાય હું આત્મા છું આત્મા આત્મા છો તમે કોણ સોલ છો એ પણ આવે તમને વિષ્ણુ પેલી ગાળ પડે તમને મજા ના આવે ને આત્મા થાય એટલે આપણને શું વાંધો મારી જાય આપણને શું વાંધો આવે મારી જાય તો મારી જાય તો શું વાંધો આવે ના ડોલર લઈ જાય તમારે લઈ જાય લઈ જાય આપણને શું લઈ જાય આપડે તમને અસર થાય ખરી વિષ્ણુભાઈ વિષ્ણુભાઈ છું જે ખરેખર નથી ખરેખર રીતે હું વિષ્ણુભાઈ નથી ખરેખર રીતે હું આત્મા છું એવું એને એને સમજમાં આપવું જોઈએ ત્યારે આ બધું છૂટે મી નિવેડો નહીં કેમ છૂટે પોતે પોતે જુઠ્ઠું નામ લઈને ફરે છે લોકોને ચીટિંગ કરે છે કે હું વિષ્ણુભાઈ છું વિષ્ણુભાઈ છું હવે ચીટિંગ ના કહેવાય વિષ્ણુભાઈ તમારું નામ છે લોકો જાણે કે નામથી બરોબર છે પણ ખરેખર તમે વિષ્ણુભાઈ છો એવું કહો એટલે લોકો ચીટિંગ થાય ને આ બદલી કાઢવાનો નામ બદલી કાઢવાનો નામ બદલી કાઢો તેનું તે મારી બીજી ને વિષ્ણુભાઈ કોણ છું એનો નિવેડો લાવવો પડે ત્યાર પછી એનો નિવેડો આવે નહીં તો નિવેડો આવે કેમ આ તો નામ લઈને ફર્યા ગયા અને લોકોને ચીટિંગ કરવું it is real necessary but right દાદા નામ આઈડેન્ટિફિકેશન માટે તો એવરીબડી રિયલાઇઝ ધેટ કે બધા આત્મા છે પણ વર્લ્ડમાં ઇટ ઇઝ નેસેસરી ભાઈ કે છે કે નામ બધા જાણે કે બધા આત્મા છે પણ કે તે ઓળખવા માટે નામની જરૂર તો ખરી ને ઓળખવા માટે કોઈ માણસ ને ઓળખવા હા ઓળખવા માટે દેહ ને ઓળખવા માટે માણસ તરીકે ઓળખવા માટે નામની જરૂર જેમ આ દુકાન નું નામ હોય ને દુકાનનું નામ એવી રીતે આને નામ જોઈએ જો દુકાનનું નામ જનરલ હોય તો આપણે પેલા શેઠને કહીએ જનરલ ટ્રેડર્સ મારું નામ તો હા છે કે દુકાનનું નામ છે એવું કે તમે સમજો ને પણ એવું જસ્ટ પોતે પોતાની બિલીફમાં હોય કે this is just my name partner છે તારા શરીર બની છે so partner there are six partners eternal in this પાછા કેવા અને પછી શાદી કરી પાછા આ પાર્ટનર નો ઝઘડો છે જ અને પછી શાદી કરી પાછું બીજા બાર સો ભેગા ગયા બાર ને એસોસિએશન કર્યું મોટું ક્યારે મેળ પડ્યા આ તોમાં ઝઘડા છે ચોપાટ નો આખો દાડો ઝઘડો ચાલે એક કે છે આ કરવાનું છે એક કે છે એ નહીં કરવાનું તમારે એવું થાય કે ના દરેક ને થાય નહીં દરેક ને થાય હા જય સચિદાનંદ નો અર્થ શું એમ જય સચિદાનંદ નો અર્થ સત એટલે અવિનાશી ઇટરનલ સત નો અર્થ અવિનાશી ઇટરનલ સત નો અર્થ ઇટરનલ ચિત્ત એટલે જ્ઞાન દર્શન ઇટરનલ જ્ઞાન દર્શન એટલે જે અવિનાશી જ્ઞાન દર્શન સનાતન જ્ઞાન દર્શન તે જ આનંદ છે કે શું કે છે આ સનાતન જ્ઞાન દર્શન ને આ બધા જ્ઞાન તો હે એ કહે છે કે મારા સસરા આવ્યા તો પણ પાછા બંધાએ પૂછે કે આ મારે આ વાર જો થાય ત્યાં કે સસરા થાય તો સસરો નાખે મારી થોડી ડાયવર્સિટી આવે છે સસરો પૂછવું એટલે આ બધું આ બધું ટેમ્પરરી એડજસ્ટમેન્ટ આ જ્ઞાન જ નહીં ને આ તો અજ્ઞાન છે જ્ઞાન પરમેનન્ટ હોય સનાતન હોય આનંદ સ્વરૂપ હોય જ્ઞાનમાં ઇગોઇઝમ ના હોય જે જ્ઞાન ઇગોઇઝમ વગરનું જ્ઞાન એ સાચું જ્ઞાન અને ઇગોઇઝમ વાળી જ્ઞાન એ બધી બુદ્ધિ અને બુદ્ધિ સાચી હોય ને તો સંસારના બધા ઘણા ઘણા પ્રશ્નો ઉકેલ લાવે પણ સાચી બુદ્ધિ હોવી મુશ્કેલ છે ને અત્યારે સાચી બુદ્ધિ હોવી એ મુશ્કેલ છે જો આખો દાડો ગૂંચવાડો ગૂંચવાડો ગૂંચવાડો ગૂંચવાડો સાહેબ કે છે કે મોક્ષ મળ્યા પછી આત્મા ક્યાં વિલીન થતો આત્મા તો ઉત્પન્ન થયો નથી ને વિલીન થવાનું થયું ક્યાં શું કહ્યું જે ઉત્પન્ન થયો હોય ને તેને વિલીન થવું પડે એટલે આત્મા પોતાની આત્મા સ્થિતિમાં જ રહે છે નિરંતર અનંત અવતાર સુધી અનંતકાળ સુધી એટલે એનો અંત જ નથી અને ત્યારબાદ જન્મ મરણના ફેરા બંધ થાય તો બધું કોણ કંટ્રોલ કરે જન્મ મરણ ફેરાનું બધું કંટ્રોલ ત્યારબાદ જન્મ ફેરા બંધ થાય તો એ બધું કોણ કોણ કરતું છે આપણે માં ગયા હોય કંચનભાઈ વાવ વાવ જોયેલી ક્યાં કંચનભાઈ વાવમાં જઈ આવે ને ત્યાં આગળ બોલીએ કે તું ચોર છે તો એ શું કેવાય તો એને કંટ્રોલ કરવા માટે શું કરવું આપણે એને મારવાથી કંટ્રોલ થાય આપણે બંધ કરી દેવાનું આપણે જ કહેવાનું તું રાજા છે એટલે રાજા કે છે શું કરવું આ બધું તમારું પ્રોજેક્શન છે અમે ભગવાન આ કર્યો નથી જે તમારે જો રાજા થવું હોય એમને કહો તું રાજા છે હવે જોયું એટલે કશું તમારે જન્મ મરણના ફેરા તમારે બંધ જ કરવાના તમે ત્યાં આગળ મોગ તમે મુક્ત થાય એટલે મેરેજ બંધ થઈ જાય શું જેમાં ચંદ્ર પૂનમ વાળો થાય તેના બધા ફેજીસ બંધ થઈ ગયા હોય શું સમજ આ બધી પેજીસ છે બધા ચાલો પછી શું પૂછવું છે પણ એટલે ઉપર એટલે એની ઉત્પત્તિ નથી એમ સનાતન વસ્તુ છે એનું જન્મ નતો તો મરવા નતો ઉત્પન્ન એટલે એનું વિલીન પણ નતું ઉત્પન્ન થાય વિલીન પણ એનું વિલય નથી એનું ઉત્પત્તિ નથી છે ના નથી થયો ઇટરનલ વસ્તુ હોય ને જે ઇટરનલ સનાતન સર્જન કોણ પૂછે છે ભૈયા કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે હા ભગવાન નામાં સર્જન વિસર્જન શક્તિ ના હોય સર્જન કરવાની શક્તિ ના હોય ને વિસર્જન કરવાની એટલે પછી આમાં વ્યવસ્થિત ભગવાનનું સ્વરૂપ નથી વ્યવસ્થિત વ્યવસ્થિત તો એ મોટું કોમ્પ્યુટર જેવી શક્યું તો એ જો ભગવાન થાય તો પછી દુનિયા ખરાબ થઈ જાય ભગવાન એ ભગવાન છે તમારી ભાઈ બેઠેલા છે ભગવાન સમજાય ગીતામાં લખ્યું છે ભગવાન આમ શક્તિ ના થયા ભજવે નાટક ભજવે છે તેની પાસે સત્તા છે આ તમે છે ને તે તમારો તમે જે કરી રહ્યા છો એમાં તમે ભગવાન કશું હાથ ગાળતા નથી અને આની પાસે જે સત્તા છે જેની સત્તા ના આધારે આ બધું ચાલી રહ્યું છે એ તમે છો શું છો એટલે ભગવાન કે આમ ભગવાન જરાય શક્તિ ના હોય ના તો કલ્યાણ માણસ એ શક્તિ પણ હું છું યોદ્ધામાં શક્તિ એટલે યોદ્ધાની શક્તિ તો પાડે તો પાડવાની શક્તિ એ પોતે જ છે ને એમ બરાબર પાવાની શક્તિ એ પોતે એટલે એટલે બારોટીય ચોરની શક્તિ એ પોતે એવું શક્તિ બધું થયું આવે એ શું કે અમારે સમજો તો ખરા એટલા માટે શું તમે સમજાવો ફૂલોમાં સુગંધ રૂપે રહેલો છે ને બધું લખેલું છે ભગવાન શક્તિ હોય નહીં બિલકુલ સર્જન વિસર્જન કરવાનું નથી નથી પડતી એટલે તમને પૂછીએ છીએ સમજણ નથી પડતી એટલે તમને પૂછીએ છીએ પણ કહીએ છીએ ભગવાન શક્તિ ના હોય યોદ્ધામાં પોતે છે ત્યાં સુધી આ શક્તિ છે યોદ્ધામાં પોતે ના હોય એ શક્તિ જ ના હોય એટલે થી શક્તિ છે એમની એમની હાજરીથી શક્તિ છે આ તમે જે કઈ કરો છો તમારે એમાં ભગવાનની થી કરી રહ્યા છો કઈ ભગવાન હાથ ઘાલતા નથી ભગવાન એમની હાજરી જગત ચાલી ભગવાન કરતા નથી કરતા નથી એમ કે છે તમારી અંદર જ છે તમારા છે તે જ ભગવાન છે આટલું અભિણ આટલું અભિણ ખાય ને મારા મરી જાય ભગવાન એવી મારવા આવવો પડતો નથી કોઈ બનાવવાની જરૂર આ તો સમજણ ના પડે એટલે લોકો ઉભો કરે કા કોને બનાવે બુદ્ધિ રીઝવે કા કાલ્પનિક બનાવનાર જોઈએ છે તો આ વિશ્વ બનાવનાર જોઈએ કે ના જોઈએ એ બુદ્ધિ રીઝવે તો સમજણ પડે નહીં આ બધી આ તો વિશ્વ એ તો અનાદિ અનંત છે એને બનાવનાર જરૂર ખરી કોઈ પણ વસ્તુ અનાદિ અનંત હોય એને બનાવનારની જરૂર હોય તમને કેવું લાગે વિશ્વ અનાદિ અનંત છે એને બોલા બનાવવાની જરૂર હોય ખરી શું કે છે આ તો લોકોએ ભગવાન ક્રિએટર શા માટે મૂક્યો સંપ્રદાયિક મત મતવારોએ કે બીજો એ નહીં મૂકીએ ત્યાં ગેટા મારી પાસે રહેશે નહી વૈષ્ણવ સંપ્રદાય સંપ્રદાયનો હોય શિવ નો જૈન સંપ્રદાયનો સ્વામી એવું બોલે સ્વામી એવું બોલે ભાઈ સજાન સ્વામી બોલે આ વરસાદ વરસાદ આ સંદાસ જવાની શક્તિ નથી કૃષ્ણ ભગવાન સજાનંદ સ્વામી મારામાં સંદાસ જવાની શક્તિ નથી એ તો જયારે અટકે ત્યારે ખબર પડે આમ કરીને હુતા હતા ને કૃષ્ણ ભગવાન વાસુદેવ આવ્યા હતા તો આમ કરીને હુતા તે પાણી કરતા એવું આ જગત જરા વિચારો તો ખરા ભગવાન એ ભગવાન છે શું છે ભગવાનને અડતું નથી આ બધું આપણે સમજવું પડે તીર વાગેલો નહીં વાગેલો હા બોલો તીર વાગે વાગ્યા ભગવાન તો પોતે જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદ છે અનાદિ અનંત તો તમે સમજાયું ને અનાદિ અનંત તમને સમજાય અનાદિ અનંત હવે જો આપણે ભગવાન ક્રિએટર કહીએ ને તો આ લોજિક વાળા શું કહેતા ભગવાન કોણ બનાવે એ મુશ્કેલી ઉભી થાય સમજ ને સમજાય ને ભગવાન એટલે આ બધું આ બધું લોકો માટે ગૂંચવાના છે જેને વિચારે ભાઈ તેને વિચી સમજી લેવું છે કે ખરેખર શું છે વાસ્તવિકતામાં શું છે શું છે બાકી આ બધી ભ્રાંતિ તો છે જ એટલે ફોરેનના સાયન્ટિસ્ટ લોકો એમને પૂછ્યું હતું અમારા અબધ માણસો ક્રિએટર માની એમને કહું ના હું ક્યાં કહું છું God is created correct by Christian view point not by fact ફેક્ટમાં નથી શું કહ્યું તો આ વ્યૂ પોઈન્ટથી બરોબર છે અને જ્યાં સુધી ભગવાન ક્રિએટર છે એમ માનવા આવશે તો સુધી આ જગતનો સોલ્યુશન કોઈ દાડવે થવાનું નથી કારણ જે વાત ખોટી છે એના સોલ્યુશન કેમ થાય એટલે જો સમજાય તો આગળ ચાલો બીજું બીજું પૂછો તો બધું બધું તમે તમામ પૂછાવું આ જગત વૈજ્ઞાનિક રીતે ઉભું થયું છે વિજ્ઞાન થી ઉભું જેમ ટુ એસ ને ઉપર જાય તો પાણી થઈ જતા આપડા લોકો પેલા શું કરતા હતા એ ઇન્દ્ર રાજા વરસાદ વરસાદ છે ઇન્દ્ર કઈ નવરો છે એની બૈરી છે શું છે તમારે તો વરસાદ વરસાદ નવરો છે આ પેલો મગજ ના આવ્યો ને એટલે આવા લોકો સમજી ગયા કે આ વિજ્ઞાન થી રાહત પડે છે શું સચિદાનંદ સમજી ગઈ કે હા સરસ પૂછો આ જગત નું સૌથી મોટું આશ્ચર્ય કયું છે આ જગત માં સત્ય શું છે તેને કેવી રીતે જાણવું આ જગત માં બધું ઓલ આ બધું જગત છે ને તે જે દેખાય છે અનુભવાય છે બધું all these are relative and temporary adjustment એટલે આમાં સત્ય જ નથી આપણું આ સત્ય જે છે એ લોકો કે આ સત્ય છે આ કોર્ટમાં બધું સત્ય કહેવાય બધું પણ સાપેક્ષ જીત છે શું છે જે સાપેક્ષ જીત હોય નિરપેક્ષ સત્ય ના કહેવાય સત્ય તો અવિનાશિક હોય કેવું આ સત્ય જ ક્યાં છે સમજાય ગઈ તમને સાચું શું છે સાચું શું છે સાચું સનાતન વસ્તુ જે છે કાયમ કાયમની તે વસ્તુ સાચી છે તો ભગવાન સનાતન છે આત્મા સનાતન છે ચૈતન્ય સનાતન છે એ સાચી વસ્તુ શું છે ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે all this relative temporary adjustment and you are permanent સમજાયું તને શું કે છે હર્ષદ પટેલ મનને એકાગ્ર કરવાની રીતો કઈ કઈ કઈ રીત સૌથી પહેલી કઈ રીત સૌથી અઘરી તો પહેલી પૂછે તો અઘરી શું પૂછે અઘરી એ છે જ નહીં નહીં ખબર ના પણ મારે કેવું અગ્નિ પૂછવાનું કીધું અગ્નિ મારી માટે તૈયારી કોણ હતું ચા પીતો જાય ઉપાધિ કરતો જાય એ તો અહીં તો સારું છે મોડા પર જરા સારું દેખાય પણ તો દેશમાં તમે જોવા મોડા પર તો ભરી વરે હોય દિવસ ચોપડી ભરતા હોય એવું દેખાય અહીં તો અમેરિકાનું જો સારું લોકો છે બધા જોબ જવાનું થાય તારે આવી એ તો બધી રોડની લાગેલી આખી જિંદગી એક જ થયો હમી બોલે તો પેલો તારી સાધુ થઈ જાય કે આવો તો સારો હું નતો જોડતો પહેલેથી પહેલી વાર તો હમી તારે સુખો ભગવાન નીકળ્યા છે સંસારી સંસારી પ્રશ્ન છે એ મારો મન એકાગ્ર કેવી રીતે કરવાનું એમ પૂછો મન એકાગ્ર કરવાનું બતાડીશ બતાડીશ અમારું પહેલા પણ કરીશ ખરો અમે કહીએ બધું કરીશ હે પછી વાઘેલા શું પૂછે છે પ્રત્યેક જ્ઞાની પુરુષ ના આપના આપના રૂબરૂ દર્શન કેવી રીતે કરવા એ વિશે સમજાવવા નહીં આ બેઠા વાગે વાગ્યા બેઠા આ તમે અહીં બેઠા તો હું અહીં બેઠો રૂબરૂ ના થયા કઈ જતા એ તમે જે તમે જે રૂબરૂ કહો છો એ પછી દેખાય પણ હમણાં તો આ રૂબરૂ તો દેખાય છે ને તમને તમે જે ખોરો છો એ પછી દેખાય એવું જોયું ને હા ચિંતા બિંતા કઈ થતું નથી ને બસ એક ચિંતા થાય બે બે લાખ ડોલર નો મારી પર દાવો મળજો એક જ ચિંતા થાય મારી પર દાવો મળવા બે લાખ ડોલર આ વિજ્ઞાન એવું છે ચિંતા થાય કેમ <laughs> બીજા છે કઈ પ્રશ્ન બીબી તારે કઈ પૂછે શું બીબી જ્ઞાની પુરુષ એટલે જેના છાંટે બુદ્ધિ ના હોય એનું નામ જ્ઞાની પુરુષ એક સેન્ટ પર્સન્ટ બુદ્ધિ ના હોય એનું નામ જ્ઞાની પુરુષ અને બુદ્ધિ વાળા અજ્ઞાની અજ્ઞાની કોણ થાય બુદ્ધિ વાળા પણ સંસારમાં અજ્ઞાની એમને કહેવાય નહીં આ જ્ઞાની ની અપેક્ષા અજ્ઞાની કહેવાય બાકી સંસારમાં અજ્ઞાની કહેવાય નહીં એને બુદ્ધિશાળી કહેવાય શું કહેવાય બાકી સેન્ટ પણ બુદ્ધિ ના હોય તો ત્યારે જ્ઞાની કહેવાય એક સેન્ટ પણ બુદ્ધિ ના ભાઈ પૂછે છે બુદ્ધિ ને કાઢવી કેવી રીતે બુદ્ધિ ને કેમ ની કાઢવી અરે તો આપણે બોલાવીને હજી એની જોડે કોન્ટ્રાક્ટ કર્યો છે બધો આખો કોન્ટ્રાક્ટ પૂરો થશે ત્યારે જશે એગ્રીમેન્ટ કરેલું છે એગ્રીમેન્ટ બ્રેક નહીં થાય અહીંયા બધી જાતના એગ્રીમેન્ટ બ્રેક થાય છે તો એગ્રીમેન્ટ ના તોડી નખાય કરાર તોડી ના ને ખાય આ બાયરી જોડે નહીં તોડાતો આ કાયમ નો કરાર બૈરી જોડે એક ભાવ નો કરાર તે નહીં તોડાતો આ તો કાયમ નો કરાર કરીને આવ્યા છે ને તે બુદ્ધિ નો કરાર બંધ કરવા માટે કરાર બંધ તો ના કરી જાય પણ એ કરાર જલ્દી પૂરો થઈ જાય એટલા માટે જ્ઞાની પુરુષ નો આશરો લેવો પડે જેના બુદ્ધિ નો છોટો ના હોય તો અમારા બુદ્ધિ નો છોટો ના હોય અમે અબૂધ કહેવાય અબૂધ જયંતિભાઈ પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપ નો સંપૂર્ણપણે પામ્યા પછી પોતાને પોતે જાણે અને પર વસ્તુને પણ જાણે જેથી સ્વભાવરૂપ થયા પછી વ્યવસ્થિત અથવા તો સંજોગોનું દબાણ કોઈ પણ વિકલ્પ કરાવે નહીં કારણ તેને ખબર છે પોતે નિર્વિકલ્પ છે શું તો દાદા જગતના જીવો કે જે અનંત વિકલ્પોમાં ફરે છે તો તેમ જે બન્યું છે તે કઈ સમજાતું નથી તો શું બન્યું છે સમજાતું વિકલ્પમાં જ છે જગત આખું વિકલ્પ ની બહાર નીકળી શકે નહીં એક સેકન્ડ પણ કોઈ બાવો સદ્યાથી કોઈ વિકલ્પ ની બહાર નીકળી શકે નહીં વિકલ્પ ની બાદ પોતે આત્મારૂપ થઈ જાય અને નામ રૂપ છૂટી જાય પોતે અનામી થઈ જાય તો જ છતાં વિકલ્પ બહાર જાય પોતે નામી કોઈ વિકલ્પ બાદ જઈ શકે જ નહીં અનંત અવતારથી ભટકે તો જઈ શકે નહીં આ તો તમને જ્ઞાન છે એટલે તમને આ વિકલ્પની વાતો કરો ને વિકલ્પની વાત કરતા ના આવડે નિર્વિકલ્પ શબ્દ બોલવાનો અધિકાર નથી કોઈ આ તો જ્ઞાન લીધું હોય અને ડિસાઇડ થયેલું હોય અરે જયંતિ બી ખરેખર નથી એવું નક્કી થાય ત્યાર પછી નિર્ભર થાય શું કરું ગાળો મળે જયંતિભાઈને માર મારે તો એ અસર ના થાય તારે નિર્ભર થયેલા કે શું તે અસર ના થાય એવા બધા બહુ માણસો ભલે પણ તો એ વિકલ્પી હોય શું એ તો સાયકોલોજી વ્યક્તિ બધું સહન કરે એવા એનો અર્થ જ નહીં મિનિંગલેસ નિર્વિકલ્પી એટલે કોઈ પણ પ્રકારનો વિકલ્પ જ એટલે હું અનામી થયેલો હોય નામ સાથે અનામી થયેલો હોય કેવો એટલે જગત બધું ફાંફા મારે બરોબર છે કે ખોટું છે બિલકુલ ફાંફા મારે એક્ઝેક્ટ છે એ પોતે વિકલ્પી છે વિકલ્પ ફરે છે ચાલો પછી शुद्ध आत्मा सो दैट बेबी पूछे छे शुद्ध आत्मा એટલે શું કોને છે આ શું છે प्यार તો प्यार એટલે બચ્ચાનું મન કે શાંત કે આ છે प्यार તો બદમાં હોય કે તે થવા આ પ્યાર તો બદમાં હોય કે પ્યોર કરો પડે પણ પ્યાર તો કેવાય ને બદમાં હોય તો કેવાય ને ફળ ના આપે એનો લાભ આપે નહી એ પ્યોર સોલ છૂટો પડે શું તારું નામ સંગીતા સંગીતા ચંદ્રિકા સંગીતા સંગીતા તું સંગીતા છું એવું તને જે ખ્યાલ છે જે ભાન છે તને ભાન તૂટી જવું જોઈએ અને હું આત્મા છું એ ભાન થવું જોઈએ તારે પ્યોર સોલ થાય કેવાય સોલ તો પ્યોર જ છે બધા પણ પ્યોર નો અનુભવ ક્યારે થાય કે પોતે ભાન તૂટી જાય તારે પ્યોર સોલ કહેવાય અમે કર્યા લેતા થાય એની રીત ના હોય રીત તો ગણિત માં હોય આમાં કૃપા હોય શું કહે ક્યારે કરી આપશો ક્યારે કરી આપશો અમેરિકા વાળા આયા હતા ત્યાં આગળ ઇન્ડિયામાં તે ગ્રીન કાર્ડ આવ્યા હતા પચીસ ત્રીસ છોડીઓ જોઈ તેમાં ચાર અઠવાડિયે નજારે લઈને આવ્યા હતા ત્રણ અઠવાડિયા હતી ત્રીસ છોડીઓ જોઈ પડતું કઈ કોઈ વાત કરી આ ચોથું અઠવાડિયું બાકી રહી એટલે બાપ સમજી ગયા કે આમનું કઈ ઠેકાણો નહીં આપણે પાછળ આપણે દેખાડી જોઈએ આપણે બીજું શું આપણે હવે નક્કી રહી કે આ ઠેકાણું નહીં આ ત્રણ અઠવાડિયા જે મળે બગાડે છે અઠવાડિયાનો હિસાબ હતું બાપે વિશ્વાસ કરી નાખ્યો પછી પેલો કહેવા મળે ફાધરને કે મને મને દેખાડશે નહીં તો હું જોઈ રહ્યો છું એટલે એના ફાધરે કોઈકને કહી વાત કરી પેલો માણસ છોડી લઈને આવ્યો સ્ટેશન પર છોડી લઈને સ્ટેશન પર આવ્યો એટલે પેલો પેલા જોઈ તે પેલો કહે બસ મારે આને જ પણ મુશ્કેલ વ્યાજબી છે ને વાત ખોટી નથી ને જે કે છે પણ પણ બીજી ગેરવ્યાજબી છે વાત કરી આઈને એ જ કરી નાખો આવે કે બોલે થતું છે આ તેજન કરે એના માટે મહુરત કાઢવું પડે જગ્યા હારી જોવી પડે ત્યાં આગળ મયરું વાંચવું પડે આઈને થતું છે એવા બેદી કે સાવ ક્યારે મન પ્રાપ્ત અને મહુરત કાઢો કે દાદા મારા માટે એમ કે મુહૂર્ત કાઢો એ મુહૂર્ત કાઢો મુકુંદભાઈ જોશી જોશી ક્યાં આપણે જયારે અમે નમન કરીએ છીએ ત્યારે કોને નમીએ છીએ ભગવાન ને કે ગુરુ ને કે જ્ઞાની કૃષ્ણ પુરુષને ભગવાન ને નમસ્કાર કરું છું હું તો કહ્યું રમા હું તો વચ્ચે પૂજારી જેવો દલાલ છું શું કહ્યું એમાં દાદા ભગવાન ચૌદ લોકનો નાથ પ્રગટ થયો છે આખા બ્રહ્માંડનો માલિક છે અને તે અંદર પ્રગટ થયો જે માગવું હોય માગી દેજો અમે તમને કહી છૂટીએ શું કહે તમે જયારે નમસ્કાર કરો છો ને તે એમને કરશો તો પહોંચશે મને કરશો નહીં કોઈ નમસ્કાર મારે નમસ્કારની ખોટ નથી કારણ કે જે જેને તમે નમસ્કાર કરો છો ને એ મને વશ થઈ ગયેલો શું છે શું થઈ ગયા સ્પર્ધા વશ થઈ ગયા હા તમારા કંટ્રોલમાં છે ભગવાન વશ થઈ જાય શું બાકી રહે બીજા કોઈ જેને વધ કરવા તો થઈ શકે એવા છે બધા બધાને વધ કરો ઠેકાણે પડી જાય એટલે હું કઉ છું હવે બીજી કઈ જાઓ બીજી જગ્યા જ નથી નહીં જવા જવું એના માટે તૈયારી ભૂમિકા જોઈએ તૈયાર ભગવાન એટલે ભગવાનને નમસ્કાર કરું છું મને હું કહું હું તો એમનો પૂજારી જેવો છું શું છું વિધિ કરી આવું તમને આ મંદિર છે તમને ગમી વાત આ કલયુગમાં માં સંપૂર્ણ થઈ શકે નહીં આ દુષ્મ કાળમાં કળિયુગમાં માણસ સંપૂર્ણ થઈ શકે નહીં અત્યારે જે માણસ જે લોકો ભગવાનના નામની વાતો કરે છે ને એ લોકો જાણે એ તો કશામાં છે જ નહીં જાણે રૂપિયામાં ટેન પર્સન્ટ નથી સમજે ને બધા લોકો આપણા લોકો લાવશે એટલે પાવે છે ખરી રીતે ભગવાન હોય શકે નહીં અમારે ચાર ડિગ્રી પાસ નાપાસ થયા ત્યારે પડી રહ્યો છું ભગવાન દરસો સાત શર્મા દરસો છપ્પન છે સાધુ પડી રહ્યો કારણ કે તોય છતાં છવ્વીસ વર્ષથી આ દેહ એનો માલિક થયો નથી એક સેકન્ડ પણ છવ્વીસ વર્ષથી આ બોડીનો આ માઇન્ડનો માલિક થયો નથી છવ્વીસ વર્ષથી આ સ્પીચનો માલિક થયો નથી આ તમારી જોડે કોણ બોલે છે તમને સમજાય છે કોણ બોલે છે ભગવાન ભગવાન ભગવાન તો બોલે છે હું અહીંથી ઉઠું નહીં તો આ આવું એવું બોલે છે ત્રણસો ડોલર નો આ ત્રણસો ડોલર ના ભગવાન થઈ ગયા કિંમત થઈ ગઈ એટલે ભગવાન બોલતા નથી આ સમજો ને એ તો આપણા લોકોને સમજણ ના પડે ને મારા આત્મા બોલ્યું વાતમાં બોલ્યા બધા દુનિયામાં હિન્દુસ્તાન ગાય છે ને બધા વાતમાં એક સેન્ટ પણ સાચી વાત શું કહ્યું બેભાન પણ બોલે છે તે કરતા હા ઓરિજિનલ ટેપ રેકર્ડ વાત કરશો કોણ વાત કરો ઓરિજિનલ ટેપ રેકર્ડ આ ઓરિજિનલ નથી અંદર ઓરિજિનલ ટેપ રેકર્ડ છે ભગવાન નથી વાત કરતા ને એટલે ટેપ રેકર્ડ વાત કરે છે જરા સમજાવો બધા હા વાત જે કરે છે ને ઓરિજિનલ ટેપ રેકર્ડ વાત કરે છે અને તમે વાત કરો તે તમે તમારા સાથે મારા તો મને આ વાણી મારી નથી એટલે આ વિધાઉટ આ માલકી વગરની વાણી છે એટલે પોઈઝન વગરની વાણી છે કેવી છે આ જે વાણી બોલી રહ્યા છે તે માલકી વગરની વાણી છે એટલે પોઈઝન જ નથી એમાં અને માલકી હું બોલ્યો કે મારી વાણી એ બોલે ને તો આ બધો પોઈઝન તમે સમજો ને આ માલકી વગરની વાણી છે હા તમે તમે બોલો છો તે છે તે શું છે છે તમારી પણ તમને એ ખ્યાલ નથી એટલે અહંકાર કરો છો કે હું બોલ્યો આ વર્લ્ડમાં કોઈ બોલી શકે નહીં બોલવું હેલું નથી એટલે આ વકીલો વકીલો શું કે આગળ જઈને કોર્ટમાં જઈને આમ ફેંક્યા રાખે એમનો કેસ બોલે ને તે કલાકે એક વાક્ય બોલે કે બસ હું ફેંકે જ રાખે કલાકે એક વાક્ય ના બોલે ને બસ બોલ્યા જ કરે નહી હવે જે વકીલને બોલવાનું તે જવાબદારી હશે બે જવાબદારી કોર્ટમાં હશે જવાબદારી વાળે વાક્ય છે કે બે જવાબદારી વાક્ય કેમ બોલ્યા જવાબદારી કહેવાય જવાબદારી કહેવાય એક શબ્દની જવાબદારી સમજ જવાબદારી વાળું વાક્ય એક બોલવું હોય એક જ વાક્ય જવાબદારી વાળું વાક્ય બોલવું હોય એની પાછળ વિચારણા અડધો પોણો કલાક ની માગી લે એક જ વાક્ય જવાબદારી વાળું બોકેલું હોય તો પાસે અડધા પોણા કલાક ની વિચારણા હોય તો જવાબદારી વાક્ય બોલાય તો આટલો બધો ઠોકા ઠોક કરે છે ના આધારે કરે છે સમજાય છું ને રેકર્ડ થયેલું છે રેકર્ડ લાગી ગયો છે સમજાય છે ને આ ગાય બેન બોલે તે રેકર્ડ આ ગધેડું બોલે છે ને તે રેખાય સમજો ને કેવી મજા આવે અહીં તો હોય નહીં કે આપણા દેશમાં તો ખરા ને આ બધી રેકોર્ડો છે આ મારી આગવી શોધખોળ છે શું છે આ કેટલીક મારી આગવી શોધખોળ છે કેવી રીતના ઉત્પન્ન થાય પછી પછી બસ માણસ ઘણા ઘર તમે એવું બોલ્યા નહીં બોલ્યા પછી પેલા માણસ બોલે જવાયું હા એ બોલે જવાયું બોલે છે તે કોણ બોલ્યો તે કોણ સમજાવો એ સમજાવો એ સમજાવો એ શું થાય છે આમ લાગે છે ને કે કોઈ બાજુ પાછું બોલે છે કે હું બોલી જયું બરાબર એનું નામ જ બે પ્રકાર આપડે હાથમાં સત્તા ને હાથે રેકર્ડ લાગવા મળી આવે તે ઉત્પન્ન કેવી રીતે થાય છે એ ઉત્પન્ન માટે મારી પાસે ખાનગી આવવું પડે લાભો લાભો એ અત્યારે ખબર પડે ને એ પ્રાઇવેટમાં આવવું પડે તમને ટેપ રેકર્ડ સમજાય છે કે એટલું તમારે પૂછી જવું કોઈને ના સમજાય તો આગળ ઊંચી કરજો સમજાવવા માટે હું તૈયાર છું હા આવો આવો શું કે છે એટલે ટેપ રેકોર્ડ એટલે તમે એમ કહો છો કે ડિસ્ચાર્જ વાળી છે ટેપ રેકોર્ડ બોલે છે એટલે ડિસ્ચાર્જ વાળી છે એવું કહો કેવા માંગો છો ડિસ્ચાર્જ વાણી છે એવું કેવા માંગો છો ના ના એ તો આમ તો ડિસ્ચાર્જ